હરિદાસ પુસ્તક પુસ્તક પૈસા જે બનાવવા પડે ફેંકી દેવાનું તો રાખે એટલે આ પુસ્તક ગમે ત્યાં હિન્દુસ્તાન ફેંકો કરશે એટલે લોકો પાસે હશે તો વાંચ્યા કરે અને તો માણસ થાય તો માણસ જ નથી વ્યવહારમાં નથી આજના મનુષ્ય તો વ્યવહારમાં નથી અને અહીંથી વ્યવહાર જ થવાના મેં લોકોને કહ્યું છે eighty five percent will go there reservation તૈયાર છે લોકોને ખબર ના હોય કે અહીંથી મારે જાનવર જવાનું છે ભવાનું હોય ને જાનવર And we are from the 15%, but top of the 15%. ભણ જ ના હું શું કરું છું દાદા એ તો માનવ ધર્મ પાડતો હોય ને એ તો ફરી મનુષ્યમાં આવે માનવ ધર્મ ફિફ્ટી પર્સન્ટ પાડે તો ફરી મનુષ્યમાં આવે માનવ ધર્મ Corruption in a compared to here. It's so much in India even if you go. You know the holy આમ મુક્તાનંદ સ્વામી વાળા પણ એ લોકો બહાર ફરતા નથી મુક્તાનંદ મુક્તાનંદ સ્વામી વાળા એ લોકો આશ્રમ હોય છે મુક્તાનંદ સ્વામી એમનો આશ્રમ છે એટલે લોકો ત્યાં જાય જાણે એ એમાં કઈ મિનિંગલેસ છે રૂપિયા મુક્તાનંદ આતા મુક્તાનંદ જીવતા હતા ને હજાર ચાલુ કાઢું અને આવે છે કેવું ચાલે છે મુક્તાચંદન મુક્તાનંદ મુક્તાનંદ જે પાછળ વાળો છે એ આપણે તો દર્શન કરવા આવ્યો હતો ઓકે તેજ લાવ્યો છે જોડે આવ્યા ત્યાં પગે લાગીને પછી આવી ઠંડક તો મેં જોઈ નથી કોઈ જગ્યાએ તો ઉકાળો ઠંડક કોળમાં ઉકાળો આખો બુદ્ધ હતો આ યોગ કરાવે એટલે લોકો આ યોગ યોગને મને લોકોને બારે વાર ચડાવું છું મને મન તો આખા કાયમ વાર શાંતિ થાય એવું કરીને બહેરી વઢાય ના થાય એવું કરીને તો લોકો જેમ કલ્પના ચડે ને ચડે છે એ અહીં બધા ચડ્યા હતા ને ઉતરી ગયા આપણો માર્ગ આપણું જ્ઞાન લઈ લીધું પાછા ગયા હતા ને પેલા શંકરભાઈ ત્યાં મનુભાઈ હા મનુભાઈ મનુભાઈ ને એ બધા મુક્તાના હે બધા ગુસ્સે વાળો હતો મુક્તાના આપણે તો આપણે ઘેર સંદેક થાય ઘેર ક્લેજ કરે એવું ધર્મ ભાવ બૈરા છોકરા હાથવતા આવડું છે આ તો ઘેર બાજુ બાજુ તો આગળ મૂકતા ન પણ રાખવા તારો બહુ ચોખ્ખું છે ને વાત કે પરિણામની બાબતે કામનું શું એમ તમને વળી જ છે ને તમારે બહુ સરસ છે ઘણું થઈ ગયું મોક્ષ માર્ગ જ છે તે હાર્ટમાં હાર્ટેલી માર્ગ હાર્ટેલી માર્ગ તે એક રમણ રમણ મહર્ષિ નો માર્ગ હતો અને એક રામકૃષ્ણ પરમ એ બે હાર્ડલી માર્ગ છે પાછળ વાળા બુદ્ધિ ચલાવે એવા જુદી પણ પોતે બે હાથ તે હાર્ડલી માર્ગ તો આગળ લખો છે બધા જણાવી બુદ્ધિ કલ્પના છે કલ્પના જાઓ ભગવાન હાથથી પ્રાપ્ત થાય હવે ચાલોટ હતા ત્યાં બધા બહુ આવતા હતા એ ચાલોટ હતા ત્યાં ઘણા સંતપુરુષો આવતા ઘણા સંતપુરુષો આવતા પણ પૈસા કલેક્ટ કરવાના મુખ્ય હેતુ ચાર્લોટ નોર્થ કેરોલિના ચાર્લોટ અહીંયા અમેરિકામાં ચાર્લોટ ચાર આ ચાર છે ત્યાં આગળ ઘણા સંતો આવતા પણ પૈસા કલેક્ટ કરવાનો મુખ્ય હેતુ ચાર લોટ <laughs> ત્યાં અત્યારે ઘણા પૈસા કરે છે તો એનો રહેવાની રહેવાની રૂમો તે ગાય જોઈ અને કૂતરાને કહી દીધું એના જવું એના ના હોત તો શું શોધી તેનું બાકી ધારક બીજા પદ માંગુ છું એવું પૈસા કવાય કરતા એ નહીં આવતા ને આ બાજુ અહીંયા વસ્તી ઓછી એટલે અમે અમારા બાજુ કોઈ આવતા આવે પણ ખરા આવે હરે કૃષ્ણ વાળા ગઈ કેમ હરે કૃષ્ણ વાળા તો બધા ફરે છે હરે કૃષ્ણ વાળા એ લોકો તો આખું વ્યવસાય થઈ ગયો છે આજે હરે કૃષ્ણ વાળા આવે તો શરૂઆતમાં આવે તો આપણને ભાવ થાય પણ જ્યાં તમે માગવાની ભાવના હોય કે આ આપો મને કેવા રહે કે ભાઈ ફલાણા ભાઈ હજાર આપે તમે હજાર આપો અગર વધારે આપો એટલે બધા ભાવ ઉડીએ એને આપવાના કોઈ પણ માણસ પોતાને જે યોગ્ય લાગે આપે ત્યારે માટે પણ એમાં એવું છે ને કે ફાયદો હોય તો આપણને એમાં પણ લોકોને સારું લોકોને માટે ખોટું નથી એ ફરી લેવાનું ઊંચું લપસી ના પડે પણ તે મંદિર કરતો કરતો પાછું લાઈટ નો જુદો થઈ જાય સંસાર બગડી જાય દાદા નું વિજ્ઞાન વિજ્ઞાન બરોબર છે ને વિજ્ઞાન ઓકે છે ને હૃદય જ્ઞાન લીધું છે કે ખસતું નથી જતું નથી કે કોઈ પણ સંજોગમાં જતું નથી ના જાય તો વિજ્ઞાન છે ચેતન એ રીતે હું આવે પાછું ચેતન એ પોતે જ બોલે વિજ્ઞાન જાતે જ બોલે ચેતન આ બધા જ્ઞાન તો બધા જળ જ્ઞાન છે આપણે કહીએ ના કહીએ ચેતન એ મેરે થાય તારે તમારું જ્ઞાન ચેતન તો ચેતન છે કે આખો દડો નિરંતર નિરંતર સહજ સહજ અને સહજ રીતે સહજ રીતે બહુ પુરુષાય નું કામ છે આ બધા લોકોનું કામ તનસિક આવ્યા છે વિવાહ થયા જ્ઞાન પ્રાપ્ત થશે પણ પુણે છે તો તપશે નહીં તો પછી ક્યાંય પાછા અટવાઈ જશે હા એ તો પૂન હોય તો તકે નહીં તો આ મનમાં શું હોય પેલા સુખારા કરેલા હોય ને તો આજ મન ક્યાંથી જાય પછી જાગૃતિ હોય તો ભૂમિકા તૈયાર થઈ ગઈ છે જ્ઞાન લેવા માટે વાંધો નહીં આવે ભૂમિકા તૈયાર થઈ છે નાખવું કેટલાક ને તો મૂળ પેલો કઈ કઈ આગેવાન કઈ ગયું ને એ જગ્યા અમારો પેલી મીઠાઈ પીએ But it's only in the <laughs> કહેવાય બે હજારી પરમાત્મા કહેવાય બે હજારી પરમાત્મા કહેવાય When you when you come out of the finish, you can feel that okay, I have done my nitya karma. For example, the prayer you have, you know, magazma kilo na kare, harve. એટલા માટે ભ્રાંતિ જન્ય લોકોને કહીએ કે આમાં તો નારી પુરુષ છે દાદા ભગવાન તો આ શાસ્ત્રકારો તો કઈ જ શાસ્ત્રકાર એમને શું ભગવાન થઈ ગયા ભગવાન કરતા હાઈ તો ભગવાન મને વસ થઈ ગયા શું છે વસ થયેલા હારું ભગવાન થયું હારું ભગવાન મને વસ થઈ ગયા વસ થયેલા હારું ભગવાન થયેલું વસ થયેલા મને વસ થઈ ગયા મારું ભગવાન શું કહો જેને ચૌદ દુઃખ નો નાશ લખ્યું કે જેને ચૌદ દુઃખ નો નાશ જેને વધ થયેલો છે છતાં જેની અટપટી દિશા વર્તે જેને ગર્વ નથી ગારવતા નથી અંતરંગ સ્પૃહા નથી વાંચ્યામાં આવે સાંભળ્યામાં ના આવે છતાં પોતા પણ પોતા પણ એટલે અમે અમને આ બધા મુંબઈ વડોદરાથી મુંબઈ લઈ જાય અને લઈ લાવે તો પોતાને ત્યાં લઈ જાય અમારે એમ ના કંઈક અમને અમે અમારે જઈએ અમારે એમ ના કંઈક હારો જવું અમારે અમારે પણ ના હોય પોતા પણ <laughs> જ્યાં પોતા પણ નથી ગર્વ નથી ગારવ નથી એ પ્રતિમા કહેવાય શું કહેવાય ત્યારે સૌ લોકનો નાથ જેને વસ કર્યો શું આ જગતને કહીએ આ ગોડું જગત ગોળા ચડે પથરાવીને દેખાય ઉભારો ત્યાં કૂતરા શું કરે પહે બહુ થાય બીજું શું એમને આવે મારવા નહીં ગભરાતા નહીં વસ્તુ સમજાણ કહેવાય આ વાત સાચી વાત કહેવાય એવી સમજણ વાત કરી પડે એના મનને કીડો નાખી જાય એના મગજમાં તો અમને ખર્ચતા શું વાત એક તો બાઈ કે હું તારો ધણી થયું આપણે જેમણે ગારવતા ની વાત કરી એ જરા વાત કરો બધાને ખ્યાલ આવે કોઈ સમજ દાદા મળે ગારવતા નો અર્થ ગારવતા નો અર્થ ગારવતા એટલે રસકારકતા વૃદ્ધિકારકતા સિદ્ધિકારકતા આ બધી ગાળતા હોય શું રસ ગાળતા હોય ત્યાં જીવોના સ્વાદમાં જ એને અંદર પ્રસ્થાન અમે ગાળતા ના ગાળતા કોને કહેવાય હિન્દુસ્તાન મિલોની પાસે મિલોનું ખરાબ પાણી કાઢવાનો એક મોટો તળાવ જેવું કાબલું હોય ખાબોચ્યો તેની મિલનું પાણી ખરાબ એમાં જાય છે જરૂર હવે મિલનું પાણી એસી લેવાનું એ બધું હોવાથી એ પાણી લીધે જમીન છે ને તે બધી સડી જાય ફૂટ ફૂટ જમીન ઉપરની સડી જાય કીચડ થઈ જાય કીચડ થઈ જાય હા એટલે ઉનાળા ભેંસ છે ને ભેંસ તે ઉનાળા તાપને લઈને આ ખારો દેખે એટલે ત્યાં જ પાણી પાણી પીએ પીવા જાય ને ત્યારે મેં જાડો એને સમજ પડે પગ પહેરે તો કે ઠંડે ગોરા એટલે એ થોડુંક આગળ દેરી બે દેસે તો કાદવ જે ફૂટ ફૂટ થાય ને તે બધું ઉતો થઈ દેખમી હોય એટલે જો તાટ કાદવ તા ફરે લપસે કરે બધું મોર આપળુ મોર બાર પાનીદાર અને કાદવ બધું ઉપર આવી ગયો ભાઈ કે જે ઘીટ દે લાગે ઠંડે ગઈ એટલે ફ્રીજ જેવું લાગે પછી પેલો ધણીયાનો પાછળ શું કે પાંચ વાગે ને એટલે ધણી કે છે ચાર હેડ પડે રહીએ ધોવાનું વખત થયું તો ધણી આવીને તો આગળ ગુમા પાડે એટલે ચાર ચાર ચાર હા તો ના નીકળે એટલે ધણી જોઈને સારી આસો પેઠી નીકળે નહીં એટલે ગાંઠનો લીલો પૂળો લઈ આવે અને દેખાડે તારે આમ જુએ કાના લાવે પછી પાછું આમ જુએ આ ફ્રીજ ની ઠંડક થશે ને એટલે પેલો ધણી જણા ગણતી નહીં તેને કઈ બીજી લાલચ આપો એ કપાસ છે આ ગોળ ને એવું બધું નાખી અને ટોપડો થઈને લે લે લે આમ જુએ ખરી છે કપાસ એનું ગોળ છે એના કરતા આ સારું રીતે આ મનુષ્યને કહીએ પેલા જ્ઞાની પુરુષ કહે પેલા ભાઈ આય નહીં આગળ છે ત્રણ છોકરા છે બધું અમને બધું સારું સારું અમે જમવા જમતી વખતે માગ્યા શું ના આપે અમને આ સોળમાં જે છે બધી ચીજ આપે અમારે કોઈ વસ્તુ અમને એ ગાયો હતા હા તીજે દુઃખો દુઃખો બી કેવી રીતે કેવી રીતે છોડ્યો તો તમે કહો તો તમને છોડવાની સમજ પડે મેં છોડ્યો નતો તો ચાર સુધી જતી એન મેળ સુધી ત્યારે મેં કહ્યું પંચાલ ઓળખાણ મિત્રાચારી તું કહી ને કહ્યું હોત તો આપણે ભૂલાર કરે તને <laughs> એટલે પછી ઉકાળ મેં કહ્યું ભાઈ તું જયારે જવાનો હોઉં તારું એટલા વર્ષની બનશે તું જયારે જવાનું હોય તો મને કહીને જજે હું તને પુલાક કરું શું જવાની તો તૈયારી કરતા હતા ગયા નતા પણ જવાન માટે બીજું બીજું નિમિત્ત બની ગયું એક ડૉક્ટર છે તે ગવર્મેન્ટ હોસ્પિટલનો મોટો ડોક્ટર તે મને દસ પંદર દિવસે ચેકઅપ કરવા આવે કોઈ જાતની ફી વગર એ ડાક્ટરને પૂછું કે આવું તમે શા માટે આવું કરવાની જરૂર તમારે ટાઈમ બગાડો છો કારણ કે તમે રિયાયતી છો કે એ મારે રિયાયતી થવું નથી ભાઈ બોટલ માર ને તો માણસ જ નહીં એટલે આ પંદર વર્ષ વધારો તો લોકોને બહુ હેલ્પફુલ થઈ જાય એટલે અમારી ફરજ બજાવીએ છીએ બજાવો પછી એક દાડે મેં કહ્યું એક દાડે મેં પહેલાં પૂછેલું ફી બી તમારી મેં કહો ને તો અમને આપી દીધું તો પછી એક દાડે એ જ બોલ્યા મને મારે ફી આપજો કે છે મેં નિર્ભર કે સારું છે આ ડાક્ટર બોલ્યા તો આપણે એને ખુશ કરી દો આપણે એટલે આપણે માથે બોજો ના આવે શું કરું ઉપકાર એટલે પછી ડાક્ટરને કહ્યું તમે માગો એ તમે આપણે આપવી પડશે કે છે તમે હા એની પાસે બાવી જ છે એવું બોલે આપણે આપવાનું કહે છે ને આપવી પડશે એવું બોલે છે બાવી જ કહેવાય પછી મેં કહ્યું હા તમે જે બોલ્યા એટલે પછી મને કહે છે જો માગું છું હા માગું માગો ને જે તમારો ઉકો સિગરેટ એ બધું મને આપી દો સિગરેટ એટલે મેં કહ્યું ધન છે કીટાણી ડાક્ટર કે જગતના કલ્યાણ કર્યું તમે નિમિત્ત બન્યા કે આ તમે મારી પાસે માગણી કરી આ ફી તરીકે પ્રાણ ફરી નિર્બંધ કરે તમને ઉકો સમજો યાદ નથી અત્યારે વર્ષ પર જ બધા લઈ ગયેલા વાત કરતો પ્રોમિસ કરીએ અમે તો કચરીએ પૂરીશું ફ્રી હોય તો આપી દઈએ પછી શંકર ના અને તમને તો મહેમા એકાદ દોડે ધરા દીધો તો સારું પડશે ગણિત ને એકાદ ક્ષત્રિય વામે હિંમત ઓછી ને હિંમત ઓછી હિંમત એટલે હિંમત ઓછી શું કારણ છે કે અમને વિચાર બહુ આવે વિચાર બુદ્ધિજન વિચારો નહીં વિચાર આવે છે વિચાર વિચાર આવે એટલે હિંમત બધું શેના આધીન છે આ વિચારથી બધી હિંમત તૂટી જાય છે અને આમ બસ આમ આપી દીધું બસ એટલું આપી દીધું પછી એ બાજુ વિચાર હા શું બોલ્યા પટેલ છે ને શું બોલ્યા તો એક એક લાખ ડોલર આપવાની વાત પછી પછી વિચાર નહીં ઈચ્છા કરશો નહીં એનું સક્રિય અને આપ્યા પછી વિચાર આવે ચાલો પચીસ હજાર આપ્યા તો સારું પડે એ બને ખરું ને વાણિયા ના બોલે હે વાણિયા ના બોલે વાણિયા ના બોલે કે વાણિયા બોલે આપવાનો જરા આપી દે આપી દે પછી આપી દે આપી જ ચાલે પછી આપ્યા પછી મળે બોલે ના કરે એ મળે બોલ્યા પછી પણ પણ તે આ તો ક્ષત્રિયો આ તો વિચારે ના કરે આ એ મળ્યું પછી સગવડ હોય તે પ્રમાણે દરેક માણસ એ સગવડ હોય તે પ્રમાણે દરેક ઈચ્છા કરીને આપે સગવડ હોય તે પ્રમાણે આપે પુનસારી હોય એ બોલે તો મોટું હોય બોલે કેવું બોલે મોટું અને ઝીણું કાપે ને એવું આ એને મળવાનું ઝીણું <laughs> છોકરા ગોણા કરે ને તેનો જગ જગ પુણ્યો પડી ગયેલી હોય કે એને શું કરીશું તારે મારા પાટી કરે એમાં શું બગડી ગયું છે દરેક વસ્તુ કામ લાગે એટલે આમાં તો પૂર્વી પણ ના છે અમને લોકો શું કહે છે જૈનો તો તમે તો ક્ષત્રિય એટલે તમે તીર્થંકર થાવ અમારા બાકી અમારા તીર્થંકર વણિતથી કે બ્રાહ્મણથી કોઈ થાય ને કોઈનું કામ જ નહીં તીર્થંકર થવું એના ચોવીસ તીર્થંકર જે છીએ ક્ષત્રિય એટલે ક્ષત્રિય નું કામ એ માથું અમને આખી દુનિયા લાવે તો આપણે તો ઘર બની અમારે લાલચ હોય જ નહીં દાદા ધનસુખભાઈ એવું પૂછતા હતા કે ડોનેશન આમાં કેટલું આપવાનું હોય છે એટલે એમને જરાક સ્પષ્ટીકરણ કરવા પાંચે અપાય ને રજા હોય અપાય શું કહ્યું આપણી શક્તિ હોય શું કહ્યું ના પણ આપવાનું જરૂરી ખરું કે આ તો પૈસા તમારતો નતા લેતા એક બીજ નો પૈસો જ નતા લેવાતા પુસ્તક ના છપતા આ તો એક દેરાસર નું અહીં એક કૃષ્ણ ભગવાન નું દેરાસર ત્યાંથી પચાસ ફૂટ છે તે સિમંદર સ્વામી નું ત્યાં પચાસ પચાસ શિવનું ગણપતિ શિવ પાર્વતી બધું એ કુટુંબ બધું આ બાજુ કૃષ્ણ કુટુંબ બધું શું માતાજીઓ અંબારી માતા સિમંદર સ્વામી મહાવીર સ્વામી પાર્થનાથ સ્વામી ઋષભદેવ ભગવાન બધું ને એ વચ્ચે એ ત્રણેય દેરાસર જુદા જુદા વચ્ચે વચ્ચે પચાસ ફૂટની જગ્યા ખુલ્લી શું મેં ત્રણેય આરસના એ એવી સંકેત મને મળેલો છે અને જગતના કલ્યાણ માટે છે નહીં તો અમારે તો બધો આશ્રમ માટે પાંચ લાખ કહ્યા હતા દસ બાર વર્ષ પર મેં ના પાડી મારે આશ્રમ હું આશ્રમ બધું લોકો શ્રમ ઉતારવા હવે પડી ગયો થઈ <laughs> આપણા લોકોને ધંધો રાખે ને થઈ પડી રહ્યું તૈયારથી કંટાળીને આવ્યો અને અહીં બહુ ગરવાડીને આવ્યો ને બધા પડી રહે બાપા બધું કરો એ એ ધંધો કરવા હું નથી હું તો આશ્રમો તોડવા આવ્યો શું કહું આશ્રમો એમાં આશ્રમ બધો છે મા બાપ રીતે બેસીને બધા ઉપદેશ આપો શું કહ્યું એટલે આપણે તો રહેવું નથી હા કોઈની પણ માગણી જ નહીં કરેલી તો એની મેરેજ આપેલા એને લાખ આપેલો છે એક લાખ માગણી કેટલું થાય આપણા સંઘમાં કેટલા અમદા અમદા થઈ ગયા વીસ કરોડ રૂપિયા દાદા તો વધારે કોઈ આપી દેશે તો ના પાડે છે જ્ઞાની પુરુષે તન મન ધન થી સેવા કરવી શું કહ્યું તારા કોકે પૂછ્યું કે એમને ધન તો દાદા લેતા નથી તો શેના માટે ધન કે દાદા લેતા ના હોય પણ કોઈ જગ્યાએ અપાવડાવતા હોય સારી જગ્યાએ તો ત્યાં આપજો નહીં તો લોભની ગાંઠ તૂટશે નહીં લોભની ગાંઠ તૂટે નહીં ત્યાં સુધી મોક્ષે નહીં જવાય શું કહે આપ સમજ ના એટલે આટલું અમે કહી દઈએ કે આ પ્રમાણે તે તમને ઠીક લાગે એ કરજો શું કહ્યું અહીં નો કન્ડિશન અનકન્ડિશન હોય તે તો આ કન્ડિશન કરી કરી એ એટલે એટલા બધા પૈસા આવ્યા ઢગલે બધા આપ્યા છે પણ તે કન્ડિશન નો કન્ડિશન શું કહે કારણ કે આવું આવું આનંદ થયા પછી શું ના આપે એમાં દાદા સર્વસ્વ આપી દવા હા એ તો એ તો પછી શું ના આપવા તૈયાર વરસાદ થવાનો લેશે જાણ રાખશું લીધા પછી અમદાવાદમાં પૈસા બેઠા મન દુખાડવા મારે નહીં મન ઉલ્લાસ નો મારે કેવું એની કરતા દાદા હું તો એમ કહું કે જ્ઞાન લીધા પછી વરસ તારા બરોબર તમે જુઓ તમારું પાચન કેવું છે પછી નથી કરજો તમારે માહિતી મળે તે પણ વાર બે વાર પછી જોજો આપીને છૂટી જવાની વાત છે આપીને છૂટી જવાની વાત છે <laughs> તમને માહિતી એમ ઠીક લાગે કે મારે કઈ ખારસ છે નાખવા છે અને તે તમારા પોતાના માટે છે ઓવરડ્રાફ્ટ એમાં કોઈ બીજાનું કોઈ માટે છે જ નહીં આ તો હોય તો અમે નાખવાના નહીં તો પચીસ ને ખાય તો કેમ આમ ધંધા કેમ ભગવાન કર્યો હતા દુઃખ કહેવાય પણ વાત જે મકાઈના રોડા બીજો જ નાના કહેવાય ભાવ એ બીજ છે શું છે અને વસ્તુ આપી એ તો ધન પણ હતું ભાવ આવું રાખી કરે કોઈ તમારા પગ પર તમારા તમારા પગ પુરાના પગ પર પડ્યો હોય તો એ તમને કશું બોલશે નહીં ખરા છે પ્લીઝ પ્લીઝ એટલે તમારે સંભાવ અધિકાર કરશે પ્લીઝ ના થોડા છે નહીં સાંભળેલું દુનિયાનું એક છે આવવા છે ને ત્રીસ ચાલીસ હજાર માણસો તો અહિયાં કહી દઉં કે આ અહીંયા આગળ આ રોડ પર સુઈ જાવ વોશિંગ્ટનમાં <laughs> એની ગાડીઓ બાડીઓ ના જાય હું પોતે જ આવું છું કારણ એ ગામડા હું રહેતો નથી આવતો તો એ ગામ વાળા બધા રોડ પર થઈ જાય મુંબઈ હું આવતો મારા મુશ્કેલી દર્શન આવી હું કહું છું દર્શન આવતું છું તો થઈ જાય સત્યાગ્રહ કરે પણ ઓર્ડર કરું આજ્ઞા કરું કે ઉઠી આવો તો ઉઠી જાય તો એવું આજ્ઞા ના કરી એનો પ્રેમ છે ને બિચારા આ રોડ લાગે છે ને એ તો પ્રેમ હોય ત્યારે એકવીસ પાંચ પંચ્યાસી સવાર ઉપરી છે